એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતના પાલમાં બેઠા બેઠા રુદ્રભાઈ વાર્તા સાંભળે છે આવો આવો રુદ્રભાઈ તમે આ વાર્તા તમારા ભાઈ બહેન ને બહેનપણીઓને કહેજો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ખુશામતનું પરિણામ <laughs> જયંતી પટેલની આ વાર્તા છે અને ઘણા સમય પહેલાની એક વાત છે ભાઈ એક હતો કાગડો એ કાગડો એ ઘેર આવીને ક્રા ક્રા ક્રા કર્યા જ કરે પણ ભાઈ આપણી એક જૂની માન્યતા એવી છે કે કાગડો બોલે એટલે મહેમાન આવે જે ઘર ઉપર કાગડો ક્ર ક્ર ક્ર બોલતો હતો તે ઘરનો પુરુષ બહાર ગામ ગયો હતો ભાઈ કમાવા માટે હવે એ પુરુષની પત્નીને થયું કે એનો પતિ હવે જરૂર આવશે કારણ કે કાગડો બોલે છે એટલે એ સ્ત્રી તો આનંદમાં આવી ગઈ અને બોલી ઉઠી હો હે કાગડાભાઈ જો મારા પતિ બહાર ગામથી આવી પહોંચશે તો જરૂર હું તમને સોનાની એક કંઠી પહેરાવીશ હો હવે થયું એવું કે નસીબ સંજોગે પેલી સ્ત્રીનો પતિ બીજે દિવસે બહાર ગામથી આવી પહોંચ્યો ભાઈ બોલો સ્ત્રી તો રાજી રાજી થઈ ગઈ ઓહો કાગડો બોલ્યો ને મારા પતિ આવી ગયા અને બોલેલા બોલ પ્રમાણે એક નાનકડી કંઠી બનાવડાવી એણે તો જેમ તેમ કાગડાને પકડીને એના ગોળામાં પહેરાવી દીધી હવે કાગડાભાઈ હતા ને આ કાગડાભાઈ તો ઊંધું જ સમજ્યા તેમણે તો માન્યું કે મારા રંગને લીધે મારા રૂપને લીધે મારા આટલા સરસ કંઠને લીધે મારા અવાજને લીધે મને સોનાની કંઠીનું ઇનામ મળ્યું છે હો એ તો ઊંધું જ સમજા અને એ તો તે આમ તેમ ઉડે ને કુદા કૂદ કરે આમ તેમ ઉડે ને કુદા કૂદ કરે એવામાં એક માણસની નજર પેલા કાગડા ઉપર પડી એણે સોનાની કંઠી જોઈ કાગડાને લલચાવીને એને પકડી લેવા એણે યુક્તિઓ કરી કે ઓહો આ કાગડાના કંઠમાં સોનાની કંઠી છે લાવો લાવો હું એક કાગડાને પકડી લઉં એને તો લાલચ થઈ પણ એ તો નિષ્ફળ ગયો હો પકડી ના શક્યો કાગડાને આથી એણે કાગડાને એ મારી નાખીને કંઠી લઈ લીધી કાગડાને મારી નાખ્યો બોલો ત્યાં એક મોર હતો કાગડાને મરતો જોઈને મોરથી બોલ્યા વિના રહેવાયું નહીં અરે કાગડા ભાઈ આ તમને અધિકાર વિનાની વસ્તુ મળી તેનું આ પરિણામ છે અધિકાર વિનાની વસ્તુ શોભે નહીં અને જીરવાય પણ નહીં તમને ને સોનાની કંઠીને શું એટલે ભાઈ માણસે પોતે પોતાની શક્તિથી ને બુદ્ધિથી મેળવવું જોઈએ આમ ખુશામત ને છળ કપટથી જે કાંઈ મળે એ ક્યારેય ટકે નહીં ઓ ભાઈ તો રુદ્રભાઈ આવી હતી આ કાગડાભાઈની વાર્તા કાગડાભાઈને ખુશામત કરતા આવડી નહીં અને એને તો એમ થયું કે મેં કરેલા કામનું પરિણામ મળ્યું મને તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા 熬住。